એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર અબુધાબીમાં બેઠા બેઠા માલવભાઈ વાર્તા સાંભળે છે આવો આવો માલવભાઈ અને સાંભળો આમ ઉંબર ગામમાં બેઠા બેઠા ક્રિશિલ પણ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો ક્રિશિલ ભાઈ આવો આવો એની સાથે કેયા ને તીર્થ હિમિલ દૈવી રિહાન પણ વાર્તા સાંભળે છે સાંભળો ત્યારે આવો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો ભાઈ માલવ ભાઈ વાર્તાનું નામ છે પંખીઓનો રાજા એક હતું વન આ વનની અંદર ઘણા બધા પંખીઓ રહેતા હતા ઓ ભાઈ પોપટ કાગડો મેના કોયલ કબૂતર મોર ને ઢેલ સમડી બાજ ઘુવડ હવે એક વખતની વાત છે ભાઈ આ પંખીઓનો રાજા તો મરી ગયો હતો એટલે બધા પંખીઓ ભેગા થયા અને એમણે નક્કી કર્યું કે આપણે આપણો કોઈ રાજા બનાવવો જોઈએ રાજા વિનાની પ્રજા કેવી એટલે આપણે કોને રાજા બનાવીશું કોઈ કે પોપટને બનાવો કોઈ કે કાગડાને બનાવો પણ બધા એક વાતે નક્કી થયા કે અરે ભાઈ આ પોપટ ને કાગડો તો રાત્રે સૂઈ જાય છે અને રાત્રે સૂઈ જાય તો પછી શિકારીઓ આપણા બચ્ચાને ફાડી ખાય એટલે આપણે તો એવો રાજા જોઈએ જે હંમેશા આપણી રક્ષા કરે ત્યાં તો કોઈ કે કહ્યું એલા ભાઈ આ ઘુવડભાઈ રાતે સૂતા નથી એટલે એને રજા રાજા બનાવો આપણો ઘુવડભાઈ તો રાતે સૂતા જ નથી હવે આ વાત જંગલનું એક શિયાળ સાંભળતું હતું એણે બધાને ચેતવા એલા ઘુવડને ન બનાવો ઘુવડને ન બનાવો રાજા એ રાત્રે સૂતું નથી પણ દિવસે ઊંઘે છે એવો રાજા શું કામનો જે દિવસે ઊંઘે ને રાત્રે ન સૂવે પણ કોઈએ શિયાળની વાત ન માની હો ભાઈ અને ઘુવડને રાજા બનાવ્યો ઘુવડ તો દિવસે ઊંઘે અને રાત્રે સૂઈ જાય અને રાત્રે જાગે દિવસે ઊંઘે ને રાત્રે જાગે એવો રાજા શું કામનો જ્યારે બધા જાગતા હોય ત્યારે રાજા સૂતો હોય અને એવામાં એક વખત એક ગરુડ પંખી આવ્યું વનમાં અને બધા પંખીઓના બચ્ચાને માળા વીખીને જતું રહ્યું શિકાર કરીને હો અને પેલો ઘુવડ રાજા હતો ને એ તો દિવસે ઊંઘતો હતો એટલે કોઈને બચાવી શક્યો નહીં ત્યારે શિયાળે આવીને બધા પંખીઓને કહ્યું મેં તમને કહ્યું હતું કે દિવસે ઊંઘ તો રાજા ન બનાવો રાજા તો એવો જોઈએ જે બધાની સાથે જાગે અને બધાની રક્ષા કરે તો ભાઈ આવી હતી આ પંખીઓના રાજાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશ ભાઈ માલો ભાઈ ક્રિશિલ આવજો